ખરો પ્રસંગ આવશે ખરો દાદા ઓગસ્ટ માં આવશે એવું લાગે ઓગસ્ટ મહિનામાં શું કહો છો હા પેલું તો મને કહ્યું એ કહેતા હતા બે જણ તે કહી દઉં તમને ત્યારે દેશમાં આવીએ કે છે તમે કહો આવીએ સાહેબ એટલી બોડી લઈને આવો કે આપડે કોઈ પાસે રૂપિયા લેવાના આપણે આ દેશ એવો છે ને આપે તો એ પાછળ ગાગા કર્યા કરે અને એકવાર લેવું જ ના પડે એવું કરીને આવજો એવું કહ્યું અને પછી કે ધંધો કરીને બહુ એ વાત એમને યાદ તમે યાદ કરી તમે યાદ કરી મને યાદ હું મેં સલાહ આપી કહી દીધી શું જો આવવાની ઈચ્છા છે તો અહીંયા આગળ આવવાની ઈચ્છા હતી તો બધી આડે આડે નીકળી ગઈ બધા જે આડે થતું હતું આખું આવતું હતું બધું તે બધું નીકળી જઈને છેડે વિશા મળીને અહીંયા આવવા દીધા ને ઈચ્છા તો રોજ કરીએ છીએ તોય નથી દેખાતું કે છે ત્યાં આવવાની ઈચ્છા રોજ કરીએ છીએ પણ તો કશું દેખાતું નથી ના પણ દેખાતું નહીં પણ છતાં એ ભાવના છે પણ એને એ કહ્યા તલપા પણ થઈ કશું વળતું છે આપણી ભાવના ચોક્કસ હોય છે મારે જવું છે અને અહીંથી આવશો નહી ત્યારે છતાં અમે તમને સત્સંગ અમે એવો એવો ગોઠવી આવ્યો તમને તમને આમ બધો બધી રીતે લાભ થાય એવી રીતે ઘટે છે ને થવો જ જોઈએ ને લાભ સત્સંગ માટે જે જેનો ભાવના છે મારે સત્સંગ ઉપર જીવન છે જેને સત્સંગની કિંમત છે શું છે સત્સંગની કિંમત છે એટલે એમને કહેલું હવે એમની ભાવના તો છે નથી એવી નથી પણ ભાવના વચ્ચે કાચી પડી ગયું લાગે તેથી આ ફરી લંબાઈ <laughs> કેવી લંબાઈ કે હું સિગરેટ પીધો હતો ને પંચાવન વર્ષથી સિગરેટ પીધી મેં સિગરેટ ને પછી છેલ્લા વીસ વર્ષમાં મને બહુ અંદર લાગે કે આ સિગરેટ કેમ પછી છૂટી જાય પણ નથી છૂટતી મેં શોધખોળ કરી પછી કે આ સિગરેટ ને હેન્ડ ક્યારે આવે ત્યાં કહે હું અઢાર માણસ વચ્ચે વાત કરતો હોય સત્સંગની બધી વાત અને કોઈ આવીને કે કે તમારી વાત જવા દો ને સિગરેટ તો છૂટતું નથી તે ઘડી હું સિગરેટ નો ઉપરાળો ન લઉં તો એ છે તે સિગરેટ જાય લોકો શું કે બીજા સિગરેટ ના કોઈ હરકત નહીં સિગરેટ અંદર સમજી જાય વીસ વર્ષ ને એક્સટેન્શન મળ્યું <laughs> એટલે ખબર હતી ને એટલે હું વીસ ગમે તે કોઈ અપમાન કરે ગમે તે કરે તોય પણ કહી દે મારી બેન નબળી છે તારે આ બધું ગયું જાય જ નહીં ને તોય સિગરેટ નહીં જતું નતું ચાયર મેં ચાલી ગઈ કારણ પોષણ નહીં આપેલું પછી હા એમનાથી થઈ ગઈ ભૂલ પછી પોષણ આપ્યું છે કે શું ખોટું છે તે બંને નો સ્ટ્રોંગ મન હોય તો બહુ સારું પડે તો એ કોન્ટ્રાક્ટ સારો થાય એટલે એવું કરે છે બધું હા મેં મારી રીતે તમને સમજાવી કે ભાઈ આવી રીતે આખો વધે છે નહીં રીત સમજવા જેવી ખરી નહીં સમજવા જેવી છે સમજવા જેવી બરાબર સમજવા જેવી રીત સમજે નહીં તો પછી થાય છે હા સિગરેટ તમારી સી રીતે ગઈ તે તો પાછી હજુ કહું કારણ કે લોકો એવા આપણા લોકો તે આભરનાર પેલો ભૂકો પીયો ને અને પછી જે બોલું સત્સંગ નો તાનમાં જે બોલું ને લોકો બહુ ખુશ થઈ જાય એટલે પછી મને શું કે દાદાજી જે હુક્કો પી લો પછી વરો આ બહાર એક બાજુ શું કે આવડા મોટા જ્ઞાની થઈને ઉકો કેમ પીએ છે એટલે લોકો પાછું એ લાભ લેતા અટક્યા મારી થી ઈચ્છા કે જાય તો સારું પણ તિરસ્કાર તમે કરીએ નહીં કારણ કે એનો દોષ તો છે એટલે ચા ને ચા એની મેળે જતી રહી ત્યારે મેં કહ્યું બેન પંચાવન વર્ષનું ઓળખાણ તું મને કહી ગયો તો હું ભૂલાર કરે ને કહ્યું તું મને કહીને ગયું પંચાવન ઓળખાણ ના ભૂલાર કરવા પડે કશું દુઃખ દીધું નથી કશું નહીં અને જતી રહી કયા કયા વગર ત્યાં પછી ઉકાને કહ્યું કહી જજે બા હું તને ફુલાર કરી તે કહીને ગયો પણ કેવી રીતે ગયો કે એક ટીકાણી કરીને આપણા મોટા દવાખાના છે ને વડોદરાના તે મોટા દવાખાના ડોક્ટર તે પંદર દાડે ચેકઅપ કરવા આવે મને ઘેર આવીને ચેકઅપ કરી દે કેમ તમે ડોક્ટર આટલું બધું એ કરો છો કે અમારે તમને વીસ વર્ષ વધારે જીવો એવી ઈચ્છા છે અમારી એટલે સારું તમને બધો ટાઈમ કે અમે બધા ડોક્ટરો જઈને આપણા દવાખાના બધા ડોક્ટરે નક્કી કર્યું છે કે દાદાને આ રીતે જોયા જ કરવા શું કહ્યું હા તે બહુ વખત આવ્યા ત્યાર પછી મેં પેલું કહ્યું થોડી ઘણી તો ફી લેવા કહ્યું ના આમાં પછી એક બધું નિરૂબાને ફી અમને આલવી પડશે દાદા કહો એટલે મને સારું લાગ્યું કે આ બધી બોજો એમના ઉપર ઉપકારનો હતો આપણે છૂટા છીએ બે હજાર બે હજાર હોય એમાં શી બધી આપણે એમાં કહીએ એમના હાથના છે ને લઈ જાય છે ને તો પછી મેં કહ્યું કે ડાક્ટર તમે સારું થયું તમે જે ત્યાં કીધું આપવી પડશે તમારે તમે કહું આવું કેમ બોલે છે આપવી પડશે એ બધું બોલું જે વ્યવહારિક વસ્તુ બોલે એવું એટલે સમજી ગયા તમે કહો એ માગો એ આપીશું તો પછી પછી મને કે છે તમારો ઉકો સિગરેટ ને બીડી મને આપી દો શું માગ્યું સિગરેટ હું શું બોલ્યો ધન્ય છે કે કાણી નાગર તો ધન છે કે કાણી જગત ઉપર ત્યાં ઉપકાર કર્યો શું કહ્યું કેવું માગી લીધું તે અને તે મેં મેં આ બેઠા તને કહ્યું આપ્યું સ્વામી શું કહ્યું અને અમે તો ક્ષત્રિય પટેલો એટલે ક્ષત્રિય કહેવાય પ્રોમિસ કર્યા પછી ફરે પ્રોમિસ એટલે પ્રોમિસ તો ત્યાર પછી નિર્બેન પૂછે વિચાર આવ્યો ના વિચાર ધન કાકાજી પિયર જાય જે તૂઠો કરતા હતા નખ થોડી થોડી ચા સાઈઠ વાગ્યા ચાર હા થોડું ઘણું રહ્યું છે તે ડિસ્ચાર્જ નું રહ્યું છે ચાર્જ નું નથી ચાર્જ નું કશું રહ્યું નથી ડિસ્ચાર્જ નું રહ્યું મને કહે મારાથી આપવાતું કેમ નથી મેં કોઈ પહેલા ભાવ કર્યા છે તેનો વધો નથી કર્યો સમજો ને આપવું હેરું નથી ના આપવું હેરું નથી એટલે એમને કહ્યું બધું એવું નહીં સારું બધું પણ જો ને બીડી છૂટી ગયું નહીં તો બીડીઓ ઠૂંઠો પાડતો હતો કે અને શરીરે સારું થઈ તો આવ્યા કાગળ આવે શું એ બધાને ખ્યાલ નથી આપ જરા વાત કરશો એટલે હું સીતારામ છું એ સાચી વાત છે કઈ તો હું કોણ છું એ જાણવા માટે અનંત થી ભટકે છે અને એટલા હિમાલય માં રખડે છે બીજે બધે રખડે છે પણ હિમાલયમાં અનંત અવતાર રખડે છે કોઈ દાડો વરે જ્ઞાન હંમેશા પબ્લિક ની અંદર ભીડમાં જ હોય જ્ઞાન એકાંતમાં હોય નહીં સમજ ને એકાંતો લોકો કેમ ખોળે છે આ ભીડમાં મનને મનને એકાંત મળતું નથી મનને એટલે મનના એકાંત માટે ત્યાં જાય છે મનને એકાગ્ર કરવા માટે એકાંત માટે પણ મનુષ્યનો સ્વભાવ છે ને કે મન હોય નહીં ત્યાં ગયો હિમાલયમાં ગયો તોય પાછો ત્યાં આગળ એક બૈરી બે છોકરા અને બે મા બાપ એટલું છોડી આવ્યો પાંચ ઘંટે છોડ્યા તો કે અને તો આવ્યો ત્યારે પછી એક ઝૂંપડી બાંધી તો ઝૂંપડી તો જાણે કે પણ આ ગુલાબનો છોડ રોપ્યો જોડે તુલસી રોપી ત્યારે હું આટલા ઘંટ છોડ્યા નવા ઘંટ છોડાવા જ્યાં જોઈએ તો ઘંટ ભાયા કરે એના કરતા એ ઘંટ શું ખોટા હતા તમારે સમજ પડી ને એટલે આ મનનો સ્વભાવ એવો જોવા જોઈએ મનને મન ભીડમાં જ એકાંત રહે શું કહ્યું ખોરી ભીડમાં પહે ને ત્યારે મન એકાંતમાં આવે આમ ખુલ્લામાં મન તો બહુ ખુલે હવે પછી શું થાય એક ગુલાબ નો છોડ રોપે એક નો તે પાણી પાય રોજ તે આવડા આવડા થાય જંગલ જંગલમાંથી કોઈ ઉંદર કાપી જાય ત્યાર પાછા મહારાજ વિચાર કરે કે આ શું થાય હવે એટલે કોઈ સમજણ પડે ભાઈ બિલાડી મારા રાત પછી એની માટી રાખી પછી બિલાડી બોલાયા એટલે આમ સંસાર વધારે છે માં મેલ ને પૂરો તારે ગુલાબ નહીં ટુકડો તારે નહીં ખોવાય ને જે ખોરવાનું છે જતું નથી જવા જાય તો શું છે કારણ કે અજ્ઞાન કોઈ દાડો જ્ઞાન પોતે થાય નહીં અજ્ઞાન પોતાની મેટે ફીટી અને પોતે જ્ઞાન થઈ જાય એવું બને નહી આ અજ્ઞાન એની સ્લાઇસીસ પાડીએ તેમાં કોઈ સ્લાઇસ અજવાવાળી આવે જ્યાં ડુંગળીની સ્લાઇસીસ પાડીએ છીએ એમાં એક સુગંધવાળી હોય લાઈ ડુંગળી જ હોય એમાં અજ્ઞાન ના ગમે એટલા કડકા કરો તો એ અજ્ઞાન જ હશે તમે એ રીતે આ જગત બીજા ખટકા છે આ જ્ઞાન આ જ્ઞાન બધું અજ્ઞાન તારી જાતને જાણ એ જ્ઞાન બીજું બધું અજ્ઞાન શું હમણાં બધા બાવા થાય ને તે મૂજી હોય પાછા બાવાજી કેમ મૂજી છો સાયલન્ટ સાયલન્ટ એમાં શું સાયલન્ટ સાયલન્ટ કરશે ભગવાને કહ્યું કે જરા મોજ કરજે મુજી ના થઈ જાય શું કહ્યું મોજ કરજે ભગવાને કહ્યું મોજ કરજે ત્યાગ કરાય કરાય મૂકી કરી નાખ્યા લોકોને મોજ કરજે પણ ભગવાને શું કર્યું કે મોજ કરજે પણ લો ના થઈ જઈશ કે શું ખોટું કે ખોટું કે છે મોજ કરજે મોજીલો ના થઈ જશે હા હું પેપ્સી પીવું છું વચ્ચે તો દેશમાં જઈને કહું પેપ્સી લાવો મોટ કેવાની માજી લે ભગવાને શું કહ્યું શોખ કરજે પણ શોખીન ના થઈ તો બધા જજે સિનેમા જોડે કોને પણ શોખીન ના નહીં તો મૂજી રહી છે આ નહીં કરું તો તું મૂજી રહી છે અરે મૂજી કશું પામે નહીં કશું મોદી જોયેલા તમે બોલતા મારા કાયદા બધાને ગમે છે કારણ કે આવું શોખ કરવાનું કે કોણ કેવાય પણ જોડે જોડે જવાબદારી કોઈ શોખી ના થઈ જશે મૂજી રહેવું તેના કરતા શોખ કરવો સારો તારે ગમે આમાં વાત સીધા આપણને બોધે નહીં ત્યાં સુધી સીધી એ આપણને વશ ના કહી નાખે કોઈ ચીજ આપણને વશ ના કહી નાખે ત્યાં સુધી તમને વાંધો નથી મારે નહીં જઈ મારે નહીં જઈ થોડી થોડી આ સોફ્ટ ડ્રિંક કરે કે લોકો તો એવું પૂછે છે મંસાહાર કેમ ના કરે એટલે કયા દેશમાં થઈ મળે એટલું વિચાર કરો તમારે આવું બોલાય કેવા આર્ય દેશમાં જન્મેલા આર્ય ભૂમિકા આર્ય મા બાપ આપડે અનારી ના છોકરા છે કે આર્ય ના આર્ય ના નહી ત્યાં આવું પડે છતાં સંજોગો ના આધારે સંજોગો બની ગયા હોઉં મને કહે છે પણ આમાં ખોટું શું છે ખોટું છે ના સમજાય તમને તમે સંજોગો અનુસાર થઈ ગયા એ બાજુ જ મને આ ખોટું છે જતું રહ્યું કે એ જ્ઞાન એ જતું રહ્યું કારણ બહુ દાડા થાય ને સાયકલ ઇફેક્ટ સાયકલ ઇફેક્ટ આ સારું છે આમાં શું ખોટું છે સારું છે શું ખોટું એમ કરતા કરતા ઇફેક્ટ કશું કામ કરતી છે દુનિયામાં સાયકલ ઇફેક્ટ કશું કામ કરતી છે બહુ કામ કરે ઘણું કામ કરે ઘણું કામ કરે એ જ કામ કરી રહી છે અને મનમાં જોવાના છે મારો સ્વભાવ માણસ સ્વભાવ નહીં એ તો એક માણસ મને કહે છે પાંત્રીસ વર્ષે રાડ્યો એ રાડ્યો તમે સમજો ના વિધવા થયો વિદુર વિદુર થયો તે પછી મને કે છે છોકરા ટાઈમ છે બહુ બદલે છે કે છે અને પાછું એમનું ખાવાનું કરી મારે ત્યાં જવાનું અને મને ભાઈ એટલી બધી હોંભળે છે કે રાતે એને જ દેખાય છે જોવા જોયા એટલે ભૂત થઈ છે શું થઈ છે એ દેખાય છે ને ના ભૂત નહીં પણ મને મને આવું દેખાય રસ્તે પણ ના હોબરે બરી વાઈફ તો ના હોબરે કે એટલે સમજી ગયો દરેક ને હાથ હોય છે ને હાથ રોજ બધા બધા એટલે બે સમજણ પાડી શું ઉપાય કરી જાવ કઈ એને લઈ તું આવે સી રીતે આવે તમે કકડાટ કરવાનો અર્થ છે આવવાની જ ના હોય તો કકડાટ કરવાનો અર્થ છો કે મને કકડાટ થઈ જાય છે પણ મારે નથી કરવો કે નથી આવવાની થઈ જાય તો હા તો પછી મને કઈ એવો રસ્તો કહ્યો ને કઈ કે તમે આશીર્વાદ આપો ને લે હું તને આશીર્વાદ આપું મેં કેટલા રૂપિયા પહેરેલો અગિયાર વર્ષ પાંત્રીસ વર્ષ તે ચોરી વર્ષે પહેર્યો હશે તે અગિયાર વર્ષ થયો કે સંબંધ અગિયાર વર્ષ નું ટકા તમે તેર તેર વર્ષ પહેલા તને ગાડીમાં મળી હોય અને તો તારી જોડે બેઠી હોય અને તારી જગ્યા પર વધારે ખસતી આવે શું કહું ખરી દે ઉડે નહીં એવું કે ના કે ઉઠાવી મેળ્યું ઉઠાડી મેળે તાર પેલા તો ઓળખતો ના હોય એટલે પછી ઉઠાવી મેળ્યું ને નાખું ઓળખાણ ક્યાંથી થયું તને ઓળખાણ તા પેલા કેમ ઓળખાણ હતું તારે હું તો પહેલો તારથી ઓળખાણ થયું કે છે તારે શું થયું તને સમજણ પાડું કર્યું તું પહેણવા બેઠો ની અને એ પહેણવા બેઠી એટલે ત્યાં આમ જોયું આ માય વાઈફ મારી વાઈફ નો ઓટો માર્યો શરૂઆત કરી વાટા મારવાની મારી ભાઈ મારી ભાઈ એ એ કઈ કાચી હોય કે મારા ધણી મારા ધણી વાટા મારવાના ચાલુ થયા ને તે અગિયાર વર્ષની સાયકોલોજી ઇફેક્ટ કેટલા દાદા ધૂંધળું થાય તો અગિયાર વર્ષની આ ઇફેક્ટ વગડવાનો કઈ રસ્તો તને નોય મારી નોય મારી ગળ્યા ઢાંક્યા કર છ મહિના ઓરડાઈ કોઈ અમે વચ્ચે કોઈ હતું નહીં આપણે મારી મારી કરી જો કોઈ વચ્ચે દલાલ હોય તો વાત દીધી કે દલાલ રૂપે વાળો મારી મારી કર્યા કરી નોય મારી નોય મારી આપણે દલાલી જરૂર નથી તારે સમજી ગયો પણ તાર ખેડી હજી ગઈ કામ લાગશે કોઈ વખત બઉ ખરાબ છે બઉ ખરાબ છે એ સાયકોલોજી થઈ ગયું હોય તો આપડે જોવા નહીં ગયા જયારે જોઉં છું મારું મન કેમ બગડ્યું હતું એટલે મેં ખરાબ ખરાબ કરતી હતી બહુ સારી બહુ સારી રાતે ક્યાં કરે એટલે એનું મન મન એવું અમે કર્યું છે જે અમે કર્યું છે તે દાખલા બતાવું છું જેનાથી અમે તર્યા લોકોને તાર્યા એ દ્રષ્ટા બતાવું છું પછી દિવસ મોડું બગડશે નહીં પછી સાયકલ નડે છે સમજાય વાત છે હવે આપણે શું મનમાં ભાગી નાખવાનું તમારે ભાગી નાખવાનું એના તરફનું હોય તો બીજા ચોખ્ખું ક્લિયર અને આ તો બધી હગાઈ કેવી છે નોટ રિયલ હગાઈ રિયલ તો મા બાપ જોડે નથી કોઈ ના બાપા ભરી ગયા ને કોઈ છોકરો જોડે ગયો છે કેમ નહીં જતા હમણાં વરાઈ પાછા છે વરાઈ પાછા ડાય ભાઈ જોડે પાછા અર્થ શું જે રીતે રાખે તે રીતે આપણે રાખવાનું સંબંધિત રિલેટિવ સંબંધિત વ્યવહાર કેવો સંબંધિત તે આપણા લોકો જાણતા છૂકા કરી નાખી આ રિલેટિવ છે બધું સંબંધ સમજો ને એટલે વાઈફ ની જોડે રિલેટિવ સગાઈ છે તે આપણને એમ ગમતું હોય કે આ લાઈફ વગર ચાલે એવું છે નહીં તો એ આખી રાત ફાડફાડ કરે આપણે સારું બહુ ખરાબ છે બહુ ખરાબ છે ફાડફાડ કરે ત્યારે આપણે આખી રાતે હોંચ હોંચ કરવાનું એ ફાળફાળ કરે આપણે હંધત કરીએ હવામાં બે કકડા જુદા ના થયેલા હોય અને એ ફાળે આપણે ફાળીએ શું રહ્યું એ જ આપણે થઈ જાય પછી એ અમારે છૂટી ગયામાં હોંધવત કર તે એક એક છે તે ટી થયેલો હતો તે મુંબઈથી આવ્યો મને કે દાદાજી આફ્રિકા ગયો હતો આફ્રિકા થી આવ્યો અહીં કઈ રાગે પડતું ને ચાર પાંચ હજાર પગાર મળે પાંચ હજાર પણ એમાં શું છે સર મેં ભાઈ આટલો પાંચ હજાર પગાર મળે છે તો એનું તને નુકસાન શું છે આવા છું કે અમારી ડિગ્રીના હિસાબે તો અમને બાર લાખ મળવા જોઈએ કે મળશે પણ ધીરે ધીરે જરા રાગે પડે તો પછી મને પણ પાંચ હજારમાં નહીં પાંચ હજારમાં સારું વધારે કર્યું ને કંઈ કારણ કે શું વધે કે છે પંદરસો તો વાઈફ ને આવવા પડે તો હું આનું અંધારી વાત જાણતો નતો મને કહે પંદરસો વાયક આપવો પડે તમે રસોડા ખાતે ના આપવા પડે બધા તમે આપ વાંધો છે પણ પંદરસો બે હજાર પાછા બે હજાર એવું નથી તાર બાબુ નવું બિલાડું છે હા બાબુ ને બે જુદો છે હા તું સીએસી રીતે કર્યો કોણે પાસ કર્યો તને તને પાસ કોણે સી એનું નામ કહેવાય કે હોજિયા ને બધા એ બ્રેન હોય સરસ બ્રેન હોય સી એ એનું બ્રેન સારું હોય બધો હથિયારે ઉઠતા હારી ગયા છૂટી ગયું તૂટી ગયું તો તું બીજા શું હથિયારથી બહુ ખરાબ છે પાછું બધું શું કે છે બહુ જ ખરાબ છે આમ છે તેમ છે ને બધું કહી ને કહી દે ભાઈ જેટલું હોય એવું જેવી હોય બધું મને કહી દે તો બધું એને કહી દીધું પછી ટાળો પડ્યો નકો હવે એને ઘેર પડે જે હે એને હું પૂછીશ એ શું કે છે તે બહુ સારા છે બહુ સારા છે એવું કે છે શું કે ખરાબ કે એના કરતા આબરૂ છે ને આબરૂ રહેશે બેસને જવાનો આબરૂ ઉગાડી થઈ જશે કહ્યું મારે કરવું શું કે કેવી સુધારવી તું સુધરેલો છું મોટા સુધારવા વાળા આયા છે સુધારવાનું કોનો હોય કે જે રિયલ હગાઈ હોય ને તેના હાલ સુધારવાનું બધા હો અવતાર જાય તે ભલે પણ એને સુધારવી જ રહી મારે શું કહ્યું આ રિલેટિવ હગાઈ પરનો હિસાબ પતાવવા માટેનો હગાઈ હિસાબ ચૂકતે થઈ જુદું પડી જાય ફરી ભેગી થાય નહીં એને સુધારવાનું ક્યાં ભાંકેલો ત્યારે સુધારવા નક્કી કરવું આપણે ના સુધરે તો આપણે એમ આપણા મર્યાદામાં રહેવું સંસાર બગડતો અટકાવો શું કહ્યું સુધારવા માટે જ જગપ કરવી જગતી બગડી જાય બગડી જાય બગડી જાય ને જુદા જે જે બને એ કરેક્ટ ને ચાલવાનું સુધારવાનું ગોંચવાનું ભાવના રાખવી પણ સુધાર સુધારવા શું થાય વધારે બગડતું હોય બગડે આપણે તો એમ એ તોડ તોડ ભારે હાર કરે આપણે તો વાત કરીએ રિલેટિવ કઈ છે જરૂર હોય તો કરવું આવું અને જરૂર ના હોય એ ના પડે ભાઈ એ છૂટું શું સમજાય એવી વાત છે સમજાય એવી વાત છે શું કહે એ બધી રિલેટિવ છે રિયલ હગઈ નહીં રિયલ હગયો તો આપ મરી પીટું છે એનું સુધારે જ છૂટકો છે જો જેટલા અવતાર બગડે એટલા જો રિયલ નથી ત્યારે લોકો અને એ પેલે પેલા માણસ શું કહ્યું છે સમજદાર માં ને આ રિલેટિવ જોવાનું જાણું નહીં એટલે ક્યારની અંત સુધારેલું તે બિદાડ સુધારી લીધી મને સ્થિર સુધારવાનું તો આ જેને કહેવાનું કે મારું મગજ પેલા બહુ ખરાબ હતું તું હવે મગજ જયારે તારું કોઈ ફેંટ સુધારે તારો દેશ નહીં મારો દેશમાં દેખાય આવે છે ઠીક છે શું તેની ટેપ કરે ટેપ ના કરે નહીં ટેપ રેકોર્ડ આપણે કોણ પૈસા આપવાનું કોઈ ટેપ મારી જેમના પૈસા આપે એ તેમના પૈસા <laughs> પણ સુધારી દીધું આ સમજદાર માણસ મને મળે છે ને એમનું જલ્દી કામ થઈ જાય છે તરત જ પહોંચી શકે કે આ કરેક્ટ વાત છે તરત અમલમાં લઈ લે તમને ગમ્યું કે હા દાદા બહુ <laughs> ખબર છે આપણે એક મુસલમાન હતો તે અમારે આ તો હું લગભગ ત્રી એકત્રીસ નો હતો ત્યારે અમારે કોન્ટ્રાક્ટનું કામ કરીએ ને તે એક મુસલમાન એનો કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટ લે સબ કોન્ટ્રાક્ટર તે કર્યા કામ મજૂરી નો સબ કોન્ટ્રાક્ટર આ તમારા સબ કોન્ટ્રાક્ટ છે મોટા મોટા અને આ તો મજૂરી નો કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટર તે મને એક ડાયરેક્ટ શેઠ મારે ત્યાં એક દારૂ પધારું કે છે તમે ભાઈ કરી તો પછી ગયો ત્યારે એને બે રૂમ હતી શું કહ્યું વડોદરામાં બે રૂમ હતી એટલે ભાઈ આપણે આપણે આપણે જાણીએ ને કે બિચારા આવું જ હોય આ તો કેટલાક ને એ કહી કઈ હોય તો પછી મેં કહ્યું વાઈફ જોડે એટલે ઝઘડો બગડો થાય છે કોઈ દાડો કોઈ દાડો કેમ એમ કોઈ હેરાન કરે ને ત્યાં હું ઝઘડો કરું અહીંયા આગળ તો મારે બે રૂમ જો ત્રણ મારનું મકાન હોય ને તો ઝઘડો કરી હું એને કહું તું નીચે ઉજા હું ઉપર ઉજે આ તો ગુજરાન પછી અહીંના અહીં ગુજરાન કેમ ન ઝઘડો કરું કે એટલે મારવા ઝઘડો કરવાના મનમાં એ થતા ને તો બહાર કરીને આવું કોકડી જોડે <laughs> જોડે નહીં કે બહુ પાકો બહાર કહીને આવ્યું કે અહીં ના કર્યું કે અહીં ક્યાં હોઈ કે એ મોડું ફેર ઉભી રે હું મોડું ફેર હવાર ચા હારી ના મળે બધો હિસાબ કાઢી દીધો છે મારે હવે આ નથી ભરવું એટલો હિસાબ તો કાઢ્યો છે ને શું આમાં અવાજ કાઢો હા હું બોલું છું એમાં તમને લોકોને જે સાંભળે તેનો ફાયદો થાય ના થાય તો એવું કઈ કરો કે એવી રીતે સુધરે એવો તક આપો શું પણ તમે તો બાય ઈટો કે જાણે કુંભાર નો હલ્લો કરવા મળે છે એવું ના થાય શું કહ્યું એ પાકી મારી માટી પર ચડે એ તો કાચી માટી પર ચડે સમજો ને એટલે આપણે હાથી નું કામ લઈ લેવાનું આવશે ને હાથી કામ લઈ લેવાનું કેટલા બાબા છે અને ચાર પાંચ દાડા છે જરા સત્સંગ લઈને લાભ લઈ લીધો આપણે કે મનુષ્ય અવતાર કેટલો દુર્લભ છે તે સમજાવો અને એમાં શું અમારે કરી લેવું જોઈએ હા કયો તે પ્રશ્ન પ્રશ્ન સારું મનુષ્ય અવતાર તો દુર્લભ છે પણ દુર્લભ છે છતાંય જો કદી મનુષ્ય અવતાર હિન્દુસ્તાનમાં મળે તો એના જેવી કોઈ મોટી જબરદસ્ત પુણ્ય નથી અહીં ભલે તો એ તો આ ભોગવી લેશે ફક્ત આ અવતારનું અને પછી ભોગવીને જેવા જેવા હિસાબ બંધ રહેશે હિસાબ જતો રહેશે સમજ અહીં ભોગવીને આ ભોગવી લેવાનું મળવાનું અમને તો કાગા લોકો બીજી કઈ પહોંચે નહીં કોઈ જાતની પહોંચે નહીં અમને લોભ કેટલો હોય અમને હા એના લોકો લોભ કેટલો હોય છોકરો અઢાર વર્ષ થાય ને ત્યાં પછી હા વિલિયમ ને કઈ શું તાર મને ગમે અમારે અને આપડે તો હાથ પેઢી સુધી છૂટા ના કરે છોકરા છોકરા તેના છોકરા શું કારણ લોભ એક વાણી આવે માગ્યું હતું ભગવાન પણ ભગવાન છેતરી ગયા હતા મોધડો હતો આ તો બધું વાત છે આ તો પણ વાતમાં જો ગમત આવે એવું છે મોધડો હતો ભગવાન કહ્યું તું માગ તો એને ભગવાન શું થયું વાંખ્યો વાંખશે બિચારો તેને આપી દઈશું પણ વાણીઓ કહ્યું ને એ તો કઈ ગોતું પાડી એ તો કે ભગવાન જયારે આપવાનું કહ્યું છે ત્યારે મને આપી દેજો હું માગું છું ત્યારે માગ માગ માગ વાંધો નથી ત્યારે કે મારી હાથની પેઢીના છોકરાની વહુ સાતમી પેઢીના છોકરાની વહુ સાતને મારે ત્યાં હોનાની ગોળીમાં વલવે તે હું અહીં બેઠો છું <laughs> જો અહીંયા આપણે ભલા આપડે તો ભલા ને ગોરા ભોળા લોકો નું જ કામ છે વાણી લોકો નું કામ નથી એ વાણિયાઓના ભગવાન છે ને તે તીર્થંકર હોય એ આપણા ક્ષત્રિયોનું એ કહી દે વાળિયા છે આપણને કે ભાઈ તમે ચેતન તમે થાવ ભગવાન તમારે આપડે દ્વારા માથું મળે એ તો માથું મેળવી શકે ને આપણે બોલ્યા એવું પાડે કેવું એટલે આપણો જ વારો છે જેટલા તીર્થંકરો થયા એ બધા ત્યાં અહીંયા આગળ વાસુદેવ નારાયણ થયા એ બધા ક્ષત્રિય રામચંદ્રજી લક્ષ્મણજી લક્ષ્મણજી વાસુદેવ કહેવાય કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કહેવાય બધા બધા જ ક્ષત્રિય તીર્થંકરો પણ ક્ષત્રિય તે વડોદરામાં સાથે ભાદરના પટેલો એકલો આયા ત્યાં બધી વાતો કરે ની કે દાદા અમે અમારે તમારું જાણવું તો જોઈએ ને તમે આ બધું આ દુનિયામાં કેટલા બધા માણસો ભગવાન પહેરાયો છે અને તમે એટલે અમારે બધું જાણવું છે કે છે ત્યાં પેલા વાણિયા લોકોએ શું કર્યું હતું મારું ઉપર લીધું બધા વાણિયા બેઠા છે ને તમારે તમારું ઉપરાળ લીધું શું લીધું આ દાદા ભગવાન એ વાણિયાના ભગવાન છે એમ બધા માનીએ છીએ ને તો અમારા ભગવાન તો આ જોવાનું ના હોય તપાસ અરે બીજા બધા ભગવાન તો વાણિયાના હોય આ તો દાદા ભગવાન તો વાણિયાના ભગવાન અસલ વાણિયાના તેવા તપાસ કરવા કેવા ની ગયા વખત નકામો દેશ ના કે રાત ને થઈ ને વાણિયા બહુ ભાગા અડવા ના દે વાણિયા ખરું કહ્યું પણ હા એટલે મનુષ્ય અવતાર હિન્દુસ્તાનમાં ધર્મ થાય તો ઉત્તમ છે અહીં થાય તો પણ અવતાર સુખ તો ભોગવે ને બિચારો તો અને સારા કાર્ય કરી જનારા તે ફરી પાછા અહીંયા આવશે આગળ અહીંયા આગળ જે જે એ થયા બધા પ્રેસિડેન્ટો એવા એવા સુંદર કાર્ય કરીને ગયા છે એ કેટલાય અવતાર ફરે મનુષ્ય સારું સુખ ભોગવી શકે શું કહે અને પાસે અવતારમાં કામ કરે છે એવાય જોયા શું કહ્યું જયારે માણસ પાછી વિચાર કરે પાસે અવતારનું કામ કરે ત્યારે જાણવું કે ત્યાં આગળ ટિકિટ લઈને આવ્યો છે તિરંત ગતિની જાનવરની ટિકિટ લઈને આવ્યો છે ઓછું તોડી લે ભેળસેળ કરે અમારું પડાય લે અમારો અણક નું ભોગવે અણક ની સ્ત્રીઓ તરફ દ્રષ્ટિ કરે હવે ને ચલો કબીર શું કે છે સિલભાર મછલી ખાય કે ખોટી કરે ગૌદાન તોય નરક હોય નિદાન શું કે છે શા માટે કે છે ફોરીવાય માટે નહીં કહેતા ફોરીમાન શું છે શું કહે તમને ફોર ઇન્ડિયન માટે જ છે જે પૂજારીને સમજે છે તેને માટે શું કહ્યું પૂજારીને સમજે ત્યાં માટે શા માટે આ લેબલ આપે છે એ તમને સમજાય પુનર્જન્મને સમજે છે એ ગુનો કરતો હોય તો એ બિન ગુનેગાર ઠરે એવું છે કેવું છે એક માણસ ઇન્કમટેક્સ ઓફિસર લાંચો લે છે પણ રોજ રોજ લેવાથી એનું મન એ થઈ ગયું થઈ ગયું કે આ ના લેવી જોઈએ આ બધું ક્યાં આપણે આ તો ફસાયા જ છીએ આવું ના લેવું જોઈએ કંટાળો આવે ને પછી પેલું કરવું છે માનીને પડ્યો આમાં પણ પછી કંટાળા છે ના કંટાળે સંસ્કારી હોય છે આ ના કરવું જોઈએ આ ના કરવું જોઈએ તારે કુદરત નો ન્યાય કેવો છે આપણા ઇન્ડિયનો માટે કારણ પુનર્ધર્મ માણસ તેના માટે છે આ લોકો માટે કઈ છે નહીં તે આપણે શું છે તે આ પ્રારબ્ધના આધારે એ લે છે અને પુરુષાર્થ નહીં લેવું એવો કરે શું કરે છે એટલે આવતો હોય લે છે નહીં અને જે નથી લેતો સિદ્ધાંત છે કે હું મારે લેવા જ નહીં કોઈના પાસે સિદ્ધાંત એને પાડ્યો ખરો ઠેઠથી પણ છેવટે પચકી ગયું કેવી રીતે બચકી ગયું કે એની વાઈફ એને કહ્યું કે આ બધા તમારી જોડે બધા ઓફિસર હતા એ બધા બંગલા બધા તમે એકલા ભાડા મકાનમાં છો માટે બહુ હે બહુ ક્યાં સુધી આ ભગતડા રહેશે એની બહુ તેલકડા મળી હોય પેલો એના સિદ્ધાંત ઉપર મનમાં થાય મારા સિદ્ધાંત ને પણ સિદ્ધાંત ઉપર એની પર એ પડવા મળ્યા ચાપકા એટલે બિચારો કંટાળી ગયો શું કહ્યું પછી એને નક્કી કર્યું એક દાડો કે આ ની ભીડ વેઠી પડે છે એના કરતા આપણે નક્કી કર્યું આવે થી લેવા ભાવ ભર્યા શું કહ્યું સંજોગો એને ફેરવ્યો બધો હવે લેવા એમ નક્કી કરી અને ત્યાં ઓફિસમાં ગયો તો વેપારી કે ના ટેબલો મૂકી દે બે હજાર વેપારી એક મૂકી દીધા અને કેબલમાં પડ્યા પછી તો એનો તો પરસેવો થઈ જાય એવું થવા પડે સિદ્ધાંત વાળો બધા લીધેલા નહીં એટલે તરત મય ગભરામણ થઈ એટલે તરત જ પેલા વેપારી કે તું લઈ લે કે લઈ લે તું એ ના લેવા આવ્યા કારણ કે આ પરિણામ છે ત્યાં નક્કી કરેલું કે લેવા જ નથી તેનું આ પરિણામ છે હવે લઉં તે લેવાય નહીં તો તે સિગ્નેચર સાથે છે તે લેવાયા નહીં અને મનમાં ભાવ નક્કી કર્યા કે મારે લેવા દે લેવા દે તેનો આવતો બહુ બગડ્યું એટલે આપડે કહીએ છીએ કે આ ઇન્ડિયાના ભાવમાં ફસાયા હોય તો ભાવ ફેરી શકો છો શું છે મારી વાત સમજાય કે ના સમજાય તને સમજાય હું શું કહેવાનું છે હજુ છૂટા છો તમે કેટલા છોકરાઓ એવું પૂછવા આવ્યા વીસ એક વર્ષના છોકરાઓ કે માઉસ કેમ ના કરાય એ અમને કહો કે છે અમારા મા બાપ તો એટલું જ કે છે આ આપણે ના કરાય આપણે હિન્દુસ્તાન નથી એનું કારણ શું હવે લોકો બધા થાય ને તારે મેં કહ્યું કે વાંધો નથી ભાઈ તમે વાત મારી વાત વાપરો કે આ ગાજર છે મૂળો છે આ રીંગણા છે દૂધી છે તમારે કાપતા આવડે છે ટકા કાપીને શાકાનું બધાવો ટકા બનાવીએ કઈ ગભરામણ થાય છે કાપતી વખતે ના ગભરામણ તારું જે ગભરામણ ના થતી હોય તે ચીજ કાળી કહ્યું કાપીને શું કહ્યું કારણ કે આપણું હૃદય એટલું બધું સ્ટ્રોંગ રહ્યું છે શું રહ્યું છે એટલું બધું એ થઈ ગયું નથી મુલાયમ કારણ કે એટલું હજુ અહીંયા આ હિંસા છે એવું સમજાયું નથી હજુ હિંસા છે માને કરો પણ અનુભવો નથી આવ્યું શું કહ્યું એટલે હૃદય સ્ટ્રોંગ નથી સ્ટ્રોંગ જ છે તો પછી તો મને આ દૂધી બુધી બધું ખવાય તમારે હૃદય સ્ટ્રોંગ છે એટલે પણ જો મરઘી છે તે તમને કાપીને ખવાશે તો આપણું હૃદય જે સ્વીકારતું નથી કાપવામાં સ્વીકારતું નથી ખવાય કેમ કરી અને પછી હાથ ઉપર દબાણ આવે એકદમ જ દબાણ આવે એકદમ જ સ્ત્રી દબાણ લાવી નાખે ચાલો આપણું હાથ વીક છે બીજા લોકોના માટે તો બીજા લોકો ખાઈ શકે છે કાપી શકે છે અને ફોરેન વાળા માટે કોઈ બાદ જ નથી એ એમને માટે એ તો પુનર્જન્મ સમજતા નથી એમ તો જે ખાવું હોય તો હિસાબ જ છે એનો આ વાત થોડી ઘણી સમજાવી છે સમજાવી છે ને કારણ કે આપણાથી જે કાપતો ના ફરે એ છોકરો કહે કાપતો ના ફરે છોકરો કહ્યું ને લોહી જોઈએ તમે ઉલટી થાય કે ખવાય છે ન્યાય શું કે છે બેન દૂધી બુધી ખાવાનું કઉ છું તમે અને તે આય તમારું મજબૂત માન હોય તો ખાવ હું મારું છું હું કઈ ના કહેવાય તમને કેમ લાગે બરાબર તે પછી લોસ એન્જલ્સમાં દસ પંદર છોકરા એ બધા છોડી દીધું એનો ફાયદા ગેરફાયદા બધું સમજી જઈએ લબા કરો લબા કરો વધુ ને ખુરશી મંગાવું ખુરશી એવું છે ને બેઠેલા નહીં બેઠેલા નહીં ને અને બેઠેલા નહીં પાછળ બેસવામાં આવશે નવીનભાઈ કહે હું પાછળ જતો રહીશ એટલે નેક્સ્ટ ટાઈમ તું પાછળ બેસીશ એમ કે નેક્સ્ટ ટાઈમ તું પાછળ બેસીશ ના એવું જ આમ લાગે છે અહીં વાંધો નહીં અહીં કોઈ વાંધો ના ઉઠાવે અહીં કોઈ વાંધો ના ઉઠાવે એકાદ બે ફેરા લીધું હોય તો કોઈ નુકસાન નહીં આવી કરેલી જ નહીં હા ઝાપટે લાગુ એનું એ છે તેનું આ શરીર પાતળું પાતળું રહે જગત કલ્યાણ માટે તમે જાપતા હશે ને તમે જે જાપતા હશે જગત કલ્યાણ માટે જાપતા હશે ને હા માટે જીવન બધું વપરાય જગારા કામ માટે વપરાય છે સોળ સોળ લાણા લઈ ગયો નઈ આપડે ત્યાં એ હિમાલય કે આપડે પાવાગઢ ડુંગર પણ અમારે મળતો હિવાય ને સાઈડ સાઈડ ડિગ્રી છે તમારો આવ્યો ટાઈમ સાચું સાચું જેના સંસારિક સુખો ભૌતિક સુખો ની ઈચ્છા છે તો એ રસ્તો બતાવે સમજ ને એટલે જેને જે રસ્તા જોઈતા ત્યારે બતાડે એનું આમ જગત કરી જાય ને શું કે છે ભૌતિક કલ્યાણ આપવા છતાં એના પાસે મનુષ્ય જન્મ મરણના ફેરામાં જ આપો આપણને ભૌતિક સુખ આપવાથી જન્મ મરણના ફેરામાં જ પાછળ કે અમુક મનુષ્યને તમે જે ભૌતિક સુખો માટે જે કરો છો